બધા છસો રૂપિયા લાગ્યો હોય જ્યાંથી સંસાર રસ રસ લાગતો હોય ત્યાંથી રસમ જ પડે એ બધી વાતચીત કરો બધી બુદ્ધિ અને ખોરાક ને કઈ સંબંધ કરો રાજસી તામસી એ બધા ખોરાક ને સાત્વિક ખોરાક ખોરાક એટલો જ ખોરાક અને પાણી બે અને હવા એ બધી અસર કરે છે એની ખોરાક એની ઉપર બુદ્ધિ પર રાજથી પછી મરચા નહીં ખાવા જોઈએ ને તો પછી નહીં ખાવા જોઈએ નહીં ખાવા જોઈએ નહીં મરચા તો લેવું જોઈએ શું કહ્યું આપણો આપણું શું પ્રમાણ છે કે છ પ્રકારના રસ સરખા પ્રમાણે લેવા કેવું પ્રમાણસર સરખો પ્રમાણે એટલે વજન તોલી નહીં પ્રમાણસર એટલે છ પ્રકારના કયા કયા રસ કે એક તો ખારો ખારો ખારો રસ મેં નાખવો પડે મીઠું નાખવું પડે ને પણ મીઠું ના નાખીએ તો મજા નથી આવતી પણ મીઠું નાખો તો ગુણકારી થઈ પડે એ વસ્તુ જેને રોગ થયો હોય મીઠું કાઢી નાખે વાત જુદી પણ ખરી રીતે આપણે છ પ્રમાણસર જોઈએ છ વસ્તુ એક તો ખારો બીજો ખાટો ત્રીજો કડવો કડવો આપણે મેથી મેથી નાખીએ છીએ ચાર નાખીએ છીએ એ પ્રમાણ હતું નહીં તો પછી કડવી મેથી નાખીને શું કામ કરે છે આટલી કડવી જલવી જોઈએ અને આ કડવી જે ઓછી લે આ છ રસમાં તેને પેલી ગોળીઓ ખાવી પડે બીજી કડવી ગોળી પેલી આવે છે બધી કરવી તે કડવી મારાથી કડવી દવા જ નહીં પીવાતી લોકો સુગર ગોળી કરી આવી આટલો ભાગ કરવો જવો જોઈએ એટલે ખારો ખાટો કડવો તીખો તીખો એટલે આ મરતું કોઈ કહે છે તીખો એટલે મરિયા તક ના મરિયા એ કડવામાં જાય કેમ જાય મરિયાને લોકો આપે તીખો જાય કડવામાં તીખો મરતું મરજુ છે સુર છે પછી ચૂરો ચૂરો ચૂરો કેટલા થયા પાંચ ને છોટું ગળ્યું આ સરસ પ્રમાણ સર્જવી આપણે પ્રમાણ કોને ગુજરાત કે બધા જમવા બેઠા હોય અને કોઈ બ્રાહ્મણે સરસ દાળ બનાવી હોય તો આપણે જાણવું દાળમાં શું શું પ્રમાણ થશે એ પ્રમાણે હોવું જોઈએ પ્રમાણસર આવે એટલે શરીર સારું રહે ખટરસ ભોજન ભગવાને શું કહ્યું છે ખટરસ ભોજન એટલે કડવું તીખું બધું બધું પ્રમાણસર હોવું જ જોઈએ એ પ્રમાણકારી એક પ્રમાણ કાઢી નાખે છે એટલે બીજાનું પ્રમાણ વધી જાય છે એટલે રોગ ઉત્પન્ન થાય છે ખટરસ ભોજન ખટરસ એટલે છ રસ નું ભોજન એટલે આપણું આ જે બધું સાયન્ટિફિક છે આપડે આપણો જે ખોરાક બધો સાયન્સ જ છે આ તો તેથી આપણે જીતા રહીએ છીએ તો આ પહેલાના બાપ દાદા આપેલો ના હોત તો નવી જાતની ફરી ફરી કાઢતા આપણે ચૂરો ચૂરો ખોરાક લો છો કશામાં તુરની દાળ એ તેથી અને તુર તુર દાળ કે છે તુરી છે બધું શું કરે અને આ શરીરમાં કોપ કરે અવકાશ કરે એટલે જ્યાં એકદમ ભરાઈ ગયો ને તે કાઢી નાખે પૂરો એ આકાશ ધર્મ કરનારો એટલે આ સરસ નું ભોજન જોઈએ તે મરતું જોઈએ ખબર ને એને કોઈને કાઢી નાખે વધારે પડતો એ બધો ગુનો છે વધારે પડતું બધું ખાઈએ પ્રમાણસર લેવાનું પ્રમાણસર આપણે બધા માણસો જમતા બધા કે અને તે પાછું સરસ ભેગા કર્યા પછી એમને ના અપાય પાછી એ દાળ નકામી કહેવાય આપણા લોકો શું કે ભાઈ સંસ્કાર આપો એને દાળ ને એટલે સંસ્કાર કરે છે ને પછી તેલમાં સંસ્કાર કરે છે ને એ શંકાર એ સંસ્કાર છે શબ્દ સંસ્કાર શબ્દ પરથી શંકાર થઈ ગયો એટલે સંસ્કાર શું આપવાના છે કાકા મરચો રાય મેથી એમાં જે તત્વ અર્ક છે એનો અર્ક છે તે આ તેલમાં નીકળશે કે શું કે છે તેલમાં એનો અર્ક નીકળશે અને એનો વર્ગ આપડે દાળમાં જશે પછી આપણને વાયડી નહીં પડે વાયડી મરચાનો કાઢતા શીખ આવડે એટલે આપડે ઘડિયા કેવું શોધખોળ કરીએ છે જો આખા વર્ષનું વસણું કરીએ પણ એને જો કરીએ કરો એના સંસ્કાર આપ્યા કે આખું વર્ષ દાડો સરસ લાગે કેવો આપડા ઘડિયાનો ઉપકાર છે ને આપણું રસોડું તો બધું સાયન્સ છે હવે સાયન્ટિફિક વસ્તુ છે બધી પછી આપણા લોકોએ રસોડા ફેરફાર કર્યા એ ચોખાને ચોખાને એવી રીતે બિલમાં એ કરાવડા છે કે એનું પછી મુશ્કેલ રાખી છે તે કુશ્કી ઊંચા ઊંચો ફરક કહેવાય છે મનુષ્યનું માટે તે પુષ્ટિ આજના મનુષ્ય બુદ્ધિશાળીઓ શોધખોળ કરી તે જાનવરોને જાય છે જાનવરનું ભૂલ કેટલું વધી ગયું ચાના ગુણ બધી અને લોકોએ સરસ એ કરવા માટે પૂરીઓ પૂરીઓ સરસ થાય છે સીધા દોરાવાની એ તો બહુ બહુ નુકસાનકારક છે એના થોડા સાથે જવું જોઈએ એટલે આ બધું સાયન્સ બધું એટલે મરચું તમને કંટાળો નહીં આવે ને હવે એમને તો એ તામસી તામસી ની દ્રષ્ટિએ વાત કરી પણ એ પ્રમાણ ની વાત આવી એટલે પછી વસ્તુ પ્રમાણમાં તામસી નથી પ્રમાણમાં તામસી નથી કારણ કે તામસ એ જરૂર છે તામસ ચંદ્ર એક બીજાને ધૂપથી ના હતો ને તેનું તામસ ના બધું અભય ગયેલું છે કશું કશું બરકત ન થઈ ગયો તામસ ના થઈ ગયું કૂતરો પછી આ કૂતરા આવતા હોય હડકત ના જતા રહે પછી કઈ થોડું બધું પ્રમાણ થતું જોઈએ બધું આવું ના ચાલે અને આપડે ખોરાક જ શાસ્ત્રકારો તો ખટરસ ભોજન લેજો શું કે છે ખટરસ એને પછી ખટરસ નથી સડરસ લખી સડરસ એટલે છ રસ નું ભોજન જોઈએ આપડે એક રસ કમી ના થઈ કે બીજો રસ વધી જાય અને તેનાથી રોગ ઉત્પન્ન થાય તો બહુ ઉત્તમ વસ્તુ છે આપડા ગુજરાત એકલામાં જ ટૂર વધારે બીજે બધે ચણા છે મગ છે કારણ કે તુરો તુરો ખાત કે બીજા બીજી બીજી આપણી પાસે બહુ ચીજો નથી હતી તુરો ખાવાની ચીજો બહુ હતી નથી આપણે આપણા લોકોનું સમાધાન કેવું ગયા નથી ખાવ કેવું આ બધું ઘર પણ હોય ને આ બધું થોડું ચીકું હોય તો ચાલી જશે સૂક્ષ્મ સમજ ને ઉભી કરનારી સૂક્ષ્મ સમજ ને ઉભી કરનારી થઈ જાય લોકો કહે છે મને સૂદ પડતી નથી નહીં કેતા બંદર થઈ જાય ને મળતો સૂદ થતો ને શું થઈ જાય સૂક્ષ્મ સમજ ને ઉભી કરવા માટે મરચું ખાય તો સારું પ્રમાણ ની બહાર નહીં ઘણા લોકો બઉ ચીકું ખાય ઘણા લોકો બઉ ચીકું ખાય છે ઘણા લોકો બઉ ચીકું ખાય અને તીખું તીખું સ્વભાવિક એવું છે શીખું તો જરાક હાથમાં સાહેબ મળતું જરાક ઊંડી પડ્યું હોય ને તો ત્રણ કલાક ઊંઘ ના આવે તે જાગૃતિ ના આપનારું કેવું છે એને આપડે ખોટું કેમ કેવાય અને શીખું તો અંદર સૂક્ષ્મ ખબર ને આપનારું અને મર્યાદ છે ઘી છે તેલ છે બુદ્ધિ ને આપનારું તેલ છે મર્યાદ છે મેથી છે એ બુદ્ધિ ને આપનારું બુદ્ધિ ને હેલ્પિંગ કરનારું અને મરતી બુદ્ધિ ને નથી હેલ્પિંગ કરતું એ સૂક્ષ્મ સમજ ને હેલ્પિંગ કરે એટલે સૂર વધારે પડે પછી મળતું આપણે કાઢી નાખતા સારી નથી કોઈ મળતા નથી અડતો ના એટલે હું પડે જ નહીં પછી લોકોને પૂછે છો અંધેરાની મને ભૂખ પડતી નથી કઈ છો છ ઓગણીસો સિત્યોતેર દાદા દર્શન મોહમયી તમારી તમે રહેશે ને કૃપાળદેવ શું કહે સાધુ આચાર્યને કે અહીંયા આવવું આ કામમાં આ મોહની શહેરમાં ના આવશે સાધુ આચાર્યને મોહ વર્ગી પડશે ત્યાં આગળ આવી જતા રહે તમારી દુકાન એ અંતરાત્મા ક્યાંથી કહેવાય કે ત્યારે પોતાના પરમાત્માનો એટલે શુદ્ધાત્માનું લક્ષ્ય એ વધવાનો તે રૂપ થવાનું છે ગુજરાતમાં થઈ જવાનું છે ગુજરાતમાં પેલું પ્રતિતિમાં છે લક્ષમાં છે હવે અનુભવ પદમાં રહેવા માટે ગુજરાતમાં જોડે એક લક્ષ તાર કરવાનો ભજવાનું પણ જ્યાં સુધી બહાર ફાઇલો હોય ત્યાં સુધી આખો દાડો થાય નહીં ફાઇલો નિકાલ કર્યા પછી આ એટલે અંતરાત્મા તો ઇન્ટ્રીગોરમાં બે કામ અને આ કામ પૂરું થઈ ગયું થાય એટલે કુલ ગોળ પરમાત્મા અને ટૂંકમાં આવી જશો શોર્ટ કરશો તો એનો ઉકેલ આવશે અને લેન્ડિંગ કરવા જશો તો પછી તો બધા પુસ્તકો પુસ્તકો કરો અને પાર જ નથી આવતા શોર્ટમાં અંતરાત્મા પરમાનન્ટ છે એ પરમાનન્ટ છે મુધાત્મા પરમાનન્ટ નથી બહિર્મુખી આત્મા એ પરમાનન્ટ નથી અંતરાત્મા પરભવમાં જાય તારી સાથે જ હોય અમદાવાદમાં દશા પર બહુ સાથે ના આ ના હોય પછી બીજી આવે ચિત્ત શુદ્ધ થયા પછી અંતરાત્મા જે જ્ઞાન પ્રાગટ્ય કરે છે એમાં બાહ્ય આવરણોને મુક્ત રાખે છે એટલે મન જે છે એ એકદમ બાહ્ય વિચારો તરફ ઝડતું નથી પણ આંતરિક વિચારો તરફ વધારે પડતું ઢળે છે એટલે વૃત્તિઓ પાછી ફરવા પડે એમ વૃત્તિઓ બધી પાછી એ વૃત્તિઓ પહેલા બહાર જતી હતી એ વૃત્તિઓ પાછી આવવા મળે પાછી ફરે વૃત્તિઓ બધી વૃત્તિઓ પાછી ફરે તેની સાથે સંસારમાં ભટકે ભટક ભટક કરે આ તો ભટવા ભટકવા દઈ હોય તો એ વૃત્તિ બધી પાછી આવે પોતાને ઘેર આવે બધું તો એમાં મનની લાગણીઓમાં કઈ ફેરફાર થાય ખરો ફેરફાર થાય મન મન છે મન બિલકુલ જડ છે તો જાણે ફિઝિકલ છે જાણે આમાં શબ્દતા વધતી હોય એવો ભાસ થયા કરે છે શબ્દ જ્યાં આપણે કઈ કારણ બન્યું હોય ને શબ્દ બની જઈએ એવી રીતે આમ બુદ્ધિ જાણે આમ શબ્દ બનતી હોય એવો ભાસ થયા કરે છે એટલે કોઈની સાથે વધારે બોલવાનું ઈચ્છા ના થાય એ ભાગ જે થાય છે ને પરમાનન્ટ વસ્તુ નથી બદલાય એટલે એમાં પરમાનન્ટ વસ્તુ આપણે પોતે બીજી બધું બદલાય એવી રીતે બદલાયા કરે હે બીજી બધી વસ્તુ બદલાય કરવાની બહારની વસ્તુ આમ ભાસ થતો હોય વાદળ મંગળે વરસાદ પડતો ભાસ થતો હોય પછી બધો વરસાદમાં ઉડી જાય એ બધો ભાસ થાય ને એ ભાષ્યમાન એનો અર્થ લાભો કશો અર્થ જ નહીં ભાષ્યમાન એટલે આપણે શું ભાષે છે ભાષ કોને ભાષે છે એ તપાસ કરી આપણે પોતાને એટલે બહુ એવો મનોવિચાર નથી થતો દાદા પણ જે બુદ્ધિ નું પ્રાબલ્ય છે એ આમાં સ્થિર એકદમ સ્થિર બની જતું હોય એવું આપણને લાગે સારું બુદ્ધિ સ્થિર થઈ થઈ જતી એવું લાગે પણ ટાયર નો માટે સ્થિર થઈ ગયું કામ થઈ ગયું ટાયર ને માટે સ્થિર થઈ ગયું કામ થઈ ગયું બુદ્ધિ દખો કરે છે ને બધે બુદ્ધિ નફો ખોટ બે દેખાડ શું કરે ક્યાં નફો થશે એટલે નફો ખોટ પોતે ધંધો સ્વરૂપ હોય બુદ્ધિ ધંધનો જન્મી છે શું કહ્યું ધ્વંદની જન્મી હા એટલે છે છે બુદ્ધિ તો કામ તો કર્યું નતા સંસારમાં દાદાનું જ્ઞાન નતું તાર કઈ એમને એમને પીપડ્યા હતા ચકના જીવતા હતા પાણી ખાતા હતા બધું કરતા નહીં આ એ કામ કર્યું ને આપડે બુદ્ધિ ચલાવ્યું હતું આપડે કાર્ય નથી ચલાવ્યું પણ એ મોક્ષમાં ના જવા દે એની હદ સંસારમાં રાખવા પડશે તો આપણું બધું હારું છે પણ અહીંથી બહાર નીકળવા ના એ મન બુદ્ધિ જીત ના અહંકાર બધી વસ્તુઓ સમજવા જેવી તો દૈનિક નિયમમાં જે કઈ કામકાજ કરતા હોઈએ એમાંથી બુદ્ધિ પોતાનો મનોભાવ ખેંચી લે દૈનિક જીવનમાં જે કઈ કામકાજ કરતા હોય છે દરરોજ એમાંથી બુદ્ધિ પોતાનો મનોભાવ ખેંચી લે છે અને જે કોઈ વાત કરે બાહ્ય જગત ની અંદર કોઈ બીજા વિચારો સાથે અથડાવાનું આવે તો એમાં પણ મન લાગે નહીં બરાબર એનું શું કારણ એવું વસ્તુ છે ને ચિત્ત બહુ સારું કહેવાય બધા ઘણા માર્ગ માં બધા ઘણા પ્રમાણમાં થોડું વધતા ઓછા પ્રમાણમાં રહે કોઈને વધુ પ્રમાણમાં અને દાદા ભગવાન એ જ પોતાનો સિદ્ધાર્થમાં છે એટલે ચિત્ત સિદ્ધાર્થમાં રાખો કે દાદા ભગવાનમાં રાખો એ એક પછી ઘણી વાર એવું પણ બને દાદા મારે જવું જય સચિદાન અરે અસુચિત એ મિત્ર ચેતન છે મિત્ર ચેતન જે શુદ્ધ ચિત થાય છે એટલે શુદ્ધ ચેતન શુદ્ધ ચિત થાય છે શુદ્ધ ચિત દશા કારણ કે બીજું કામ કરવાનું છે શુદ્ધાત્મા બે કામ ના કરી શકે અંતરાત્મા ફાઇલો નિકાલ કરવાનો પછી પોતાના ધ્યાન કરવાનું અને આ પાંચ વાક્યો બીજું કશું ગામમાં જેવું કશું કહેવાનું બીજું બહુ જાણે અત્યારે તમને એ દાદા ટિકિટ લેવા જ નહીં ને એને તો પછી એમને બસ ખુદા ભગત ક્યાં છે ને <laughs> ઓફિસ માં એવું બને ને જીભ જાય છે કેવી દેખાય અને પછી આમ થોડી ટુકડે થોડી ભૂલા ટુકડે એમાં જે ઘૂટે છે ને તે આપણને આમ દેખાય છે તે મને વિચાર આવ્યો એ વંચાય છે આપણને તે આપણે ગણિત મને વિચાર આવ્યો અને નથી ગમતા વિચાર આવતા તો આપણે કંટાળીએ છીએ આવું કેમ આવે બસ આટલું જ છે દેવ્યાની પૂછે છે કે આ પ્રજ્ઞા શક્તિ બહાર જાય પ્રજ્ઞા શક્તિ બહાર જાય ચિત્ત ની જેમ પછી શુદ્ધ થાય એટલે પછી ભટકે નહી જ્યાં સુધી અશુદ્ધ થયેલું ત્યાં સુધી ભટક ભટક મહેફિલ માં શું જાય મહેફિલ <laughs> કોઈ જગ્યાએ થતી હોય ને બ્રાંડીઓ બાંડીઓ ઉડતી હોય ત્યાં આગળ બ્રાંડીઓ હું આવે હોઉં તે બોલતો કેવું બોલો શક્તિ બહુ ગાયક તેથી લોકો કંટાળી જાય છે ને આ મન એટલું બધું હેરાન નહીં કરતું લોકો શિવ શક્તિ બહુ મન એટલું બધું હેરાન નહીં કરતું મન તો બે કામ કરે સારા વિચાર ફૂટે ખરા વિચાર ફૂટે કોઠી મત ફૂટે એમ ગમતી હોય તે જ ગોઠ્યો હોય એટલે પેલા ઘણી ખરી ગોઠ્યો ગમતી હોય એવી જ પડેલી હોય એટલે ઘણી ખરી વિચારો મળતા હોય કે ભાઈ એકાકાર ના આવે તો થાય તમારે બધા નાગમતા વિચાર આવેલા હે તારે નહીં હતા ને નાગમતા બધા વિચાર તારે હવે નાની મનો છે ને ચંદ્રશેખર આપણે ફેરફાર બધા થતા દેખાઈ એ બધું કરવાનું હતું પણ હવે તો કશું કરવાનું જે હો તે ભલે હો કઈ શું કહ્યું જે અસ્તિત્વમાં જે હો તે ભલે હો આમ હો તો ભલે હો આમ હો તો ભલે ચિંતા ની સાથે જે મુકાબલો મન કર્યા કરતું હતું એમાં તદ્દન અલિપ્ત થઈ ગયું પેલા જે ચિંતા મન કર્યા કરતું હતું એના 哎呀，他他不能进的。